ધર્મ ધ્યાન રહે ભારતીબેન પૂછે છે કે જે તકલીફ હોય એ આપવું જોઈએ કે આપણે પોતાનું આપી દેવું જોઈએ આપણે દુઃખ વેઠીને આપી દેવું જોઈએ એ તો દુઃખ વેઠીને આપો એ ધર્મ છે સુગર ધર્મ છે સુગર ધર્મ છે અને મહામનુષ્ય ના ધર્મ જો તેને સર્વ ઘરે આપશો મહામનુષ્ય અને સુપર હ્યુમન તો એક જ કરે ને ના નહીં મહામનુષ્ય લોકોમાં મનુષ્યમાં પૂજાતા હોય એવા મહામનુષ્ય અને સુપર હ્યુમન દેવ જ હોય પોતાનું સુખ બીજાને આપી દેવું પોતાને ભોગવવા દેવું તે પણ બીજાને આપી દેવું શું એ સુગર હિંમત એ મારો બાવીસ વ્યક્તિ સ્વભાવ હતો બાવીસ મારા ભેદ કરી દેવો ખરો તમારા ફેન બધા તમારે સુગર મન કહેતા હતા જીવનમાં સાથ નો ગુણ હોય શું હોય અને સાત કોદામાં થઈ રહ્યો નહીં મારી પાસે સાત નહીં કોઈ સેકન્ડે સાતથી બન્યો નથી હું આપણે જોયા ના આપણે કેટલા માણસ પોતાનું જે પૂછ્યો જે મનુષ્ય બેઝિકલી માણસ પોતે શ્વાસથી આખું જીવન શરૂ થતું હોય છે ભાઈ કે છે કે એના કે દાદા જે છે પદાર્થો તો હોય છે દાદા ભલું કરવાની હોય એમનું ડિઝાયર ડિઝાયર પોતાનું જેમ કૂતરો છે પોતાનું છે તેનું પાછળનું નથી એમ કે છે કે ઘણા એવા હોય છે સંતપુરુષો સત્પુરુષો સત્પુરુષો એવા હોય છે કે જે પરાર્થ માટે જીવતા હોય છે સ્વાર્થ નથી હોતો પરાર્થ માટે જીવતા હોય છે એવા ઘણા સત્પુરુષો હોય છે એટલે સંસ્કૃત નો શ્લોક છે તે સત્પુરુષા પરાર્થ કાકાને જીતા હોય હોય એ તે સત્પુરુષા પરાર્થ ઘટતા સ્વાર્થમ પરિચેજે સ્વાર્થને છોડીને સામાન્ય કીધું ને વેદાંતા વેચાતા લેવા જાય તો મળે નહીં ખરેખર હું હું ખોરું હું ખોરી ગયા આપું મારે ટેસે તો વધે મારી પાસે આ બીજા લોકો કામનો નહીં તમને સમજવાનું નહીં ખબર પડે તેમનું બધું નહીં અમારું બધું અમારી પાસે ટેસ્ટે થઈ જાય વાતચીત પણ કરતો ફરી જાય કોક હોય ડબલ લે આ કયું હતા છે ગધા ઉઠાઈ લેવા યુગમાં દાદા હવે તો કહ્યું બોલો અમારું ક્ષેત્ર હેરાન થાય તમને કેટલા મળ્યા હતા સુધીમાં તમને કોઈ મળેલા હા શું નામ હતું કહો ગીરધરલાલ ગીરધરલાલ ગીરધરલાલ એ શું કરે છે એ ગુજરી ગયા પણ એ કઈ ના હતા અરવિંદ આશ્રમમાં હતા હું જે કઉ છું એ રાખ્યા જુદી છે આ તો પબ્લિશિંગ લેટર ના હોય તે પબ્લિશિંગ લેટર ના પોતાનું ને પણ અમારે કહે

سن پوری سن پور جیون سن پوری مجھے لپتا ہے લપટાઈ રાખે સંતપુરુષ જુદી વસ્તુ સંતપુરુષ એટલે શું પારકા માટે જીએ પારકાના સુખને માટે જીએ પોતાને ગમે તે દુઃખ હોય કે પોતાના માટે જીવતો ના હોય સંતોષ ની વ્યાખ્યા આ થાય પછી ગમે તે જઈ જાય પાસે અત્યારે બધા લોકો બે લાખ લોકો આપણા હિન્દુસ્તાન તારે ક્યાં છોકરાને ક્યાં છોકરો હું આપીશ કે છે એટલે તારી સારું અને લોકો એટલે છોકરા કે છોકરો તારો છોકરો લાવતા છોકરા છોકરો ઉભી થઈ હું જોડી લઈ જવાનું એવું કરે સંસાર વ્યવહારમાં કરે વ્યવહારમાં ને એટલે સંત પુરુષો ઓછા નહીં દુકાનમાં એટલે અહીંયા આવે ને તો ડોલર ઉભરાઈ જાય કારણ કે બોર્ડ તો મારેલું હોય ભગવું લુગડું કે દોર લુગડું બોર્ડ મારેલું હોય શું મારેલું હોય શું માર્યું હોય બોર્ડ બોર્ડ ચાર બોર્ડ મારતા છે લોકો આવે એટલા લોકો વેપારી દુકાન સંસારમાં કરા વ્યવહારમાં સંસારીઓ જે ખાનદાન હોય તે બધા હોય છે ને જો આ જન્મમાં જે ભોગવવાનું હોય તે ગયા જન્મના ભોગનું પરિણામ હોય તો ગયા જન્મ માં ટીવી રેડિયો કમ્પ્યુટર સુધારના હતા તો એ આ જન્મમાં ભોગવવાના કઈ રીતે મનમાં ભાવ હોય કે મારે આ નવી નવી ચીજ બધી જાણવી છે એટલે પછી નવી ચીજ ખોવાય એ ભાવનું પરિણામ છે બાકી રેડ ટીવી રેડિયો જોઈએ ચાલે જ ના હોય ને નવી જે કોઈ ઉત્પન્ન હોય મારે જાણે શું કહ્યું સમજાયું તમને શું કરશે તારે નથી આવ્યા હિન્દુસ્તાન બધા લોકોએ કહ્યું કે અમારે તો આજ મૂર્તિ મૂકે છે મંદિરમાં ના મૂર્તિ મૂકવાની હું મૂર્તિ મુકાય તો પાછળ વાર ફાવતો આવી ગયો એટલે પછી એમના પછી એ મુકાવડે કોઈ પછી પાછું બીજે મુકાવતો જાય એટલે એટલે મારી મૂર્તિ મૂકવાની જરૂર નથી હું તો મૂર્ત જ છું જયારે જુઓ થાય આ મૂર્તિ તો બધા અજવાયા લોકો મૂકેલી ખબર ને સાચા પુરુષો બે મૂર્તિ મૂકેલી સાચા પુરુષો મૂળ તેની આપણે આ લોકો મૂકી અને મારી ત્યાં શું ચાલશે પછી પ્રથા ચાલશે કે મારા પછી જે હોય ને એ દાદા ને પછી મૂકી દેવાના માટે આવું ચાલે બધું એને મેં કહ્યું છે કે મારી મૂર્તિ મૂકવી હોય તો સિમંદર સામે આમાં હું આમ કઈ બે રહ્યો હોય એવી મૂર્તિ મૂક્યો એટલે પૂજવા માટે નથી આ પૂજવા માટે છે કોને પૂજવાનું છે બતાવે મને મને બહુ પૂછેલો મારો આનંદ અવતાર ઘરે ગયેલો પૂછી એ ભીક નથી મારે કોઈ જતી રહી એ તો એકજાની છે મનની હું જવાની કામના મેં હું બધી ના છોડી આવવાનું છે દાદા આ બેન પૂછ્યું છે શ્રીમંદર સ્વામી કોણ જાણ બહુ માટે ટાઈમ કલાક બહુ બે ચાર કલાક પણ એ ભગવાન છે સાથે હયાત છે કેટલી ઉંમરે છે એની નિર્ગમ બીજા એક લાખ વર્ષ એક લાખ જેવી છે હજુ اپنے جی جی سکتا دے سکے સિંગદર સ્વામી સાધુ મારા ગુરુ તારા ગુરુ મેલે અહીં બાપ દાદો કર્યો બધો દાદા ગુરુ લાવ્યો પુસ્તક માં નામ લખે દાદા ગુરુ મૂર્તિ રહ્યા ના કર્યું પાછળ લોકો ને પ્રભુજી નિકાલ મુકતા ના પ્રભુજી દાદા બેન પૂછે છે તમે શ્રીમંદર સ્વામી ને જોઈ શકો છો તો તમે કેટલી વાર જોવ છો તમે શું વાર હું આખો દાડો જોતો રહેતો ફાયદો છો શું ફાયદો ફાયદો કોને કહો પડે ક્યાં વિચાર ખાલી તમારા ગુરુ છે કે તમે જેમને પૂજો છો એમને તમે પૂજવા વાળા ચોપડી માંથી દાદા બાબાની સાક્ષી સિમંદર સાહેબ નમસ્કાર કરું છું હા વાંચી છે લઈને આવી છું મારી પાસે આ તમારી

આશાબેન પૂછે છે કે આધ્યાત્મિક ની સાચી વ્યાખ્યા શું આધ્યાત્મિક એટલે આત્મા સન્મુખ થવું છે ની સન્મુખતા ઉડી જાય આત્મા સન્મુખ થવું છે આ બધા સંપ્રદાયો સંસારી સન્મુખતા બધા સંપ્રદાય એક જાત નો સંસાર જ છે દાદા સંપ્રદાયો એક જાતનો સંસાર જ છે એ જાતનો સંસાર છે સંસાર છે સચિદાન સંસારી વ્યક્તિ થઈને સાચું સુખ શું શું સંસારી સંસારી તરીકે નું સાચું સુખ કયું સંસારી તરીકે પોતે કોણ છે જાણી અને પછી સંસાર ચલાવો પોતે કોણ છે જાણ્યા પછી સંસાર ચલાવો સંસાર ચલાવીએ ભટકાઈ મળવાનું جا مدد کر سو એમ કે છે કે મને મારી જાત ને જાણવા માટે તમે મદદ કરશો ને આત્મા જોડી જાય ત્યાં રહી ગયું નહીં લોપડ ને ચોપડ ચોપડી ગયું અને લોપડી ગયું એમાં આપડે આત્મા જોડે રહ્યું નહીં

અને શું છે જીવન જીવવામાં જો સુગંધ ના આવી તો એ ની છે છે અને સુગંધ આવી તો અગરબત્તી છે એટલે સુગત ક્યારે આવે આજુબાજુ વાળા કે શું નામ તમારું નાનુભાઈ નાનુભાઈ આજુબાજુ કે ગંદા માણસ કે ભાઈ અમને જવાબ જુદો છે એ સુગંધ આવી કહેવાય ત્યારે પૂછીએ કેમનું છે ઠીક છે બધું ઠીક છે બધું દબાઈ રાખે માધારી કાઢી જેવું અને ભલે શું આવે વાંધાની કાઢી રહી એમ શું બોલી નાગડા આબુ બરોબર કેટલાક કેટલાક કેટલાક ત્રાસ લે નહીં તીકડે ત્રાસ જ ના લે જય મળ્યા આવે ને બહુ પાક આવે તો નાક ના દવા શ્વાસ ના લે બીજા ભોળા લોકો ના કરતા આવે પાછળ જઈને બેઠા જૈન વાળિયા એટલા પાકા બેન કે છે જૈન વાળિયા એટલા બધા પાકા હોય જૈન વાળિયા એટલા બધા પાકા હોય કારણ કે જે વધારે અહિંસક હોય તે વધારે પાકો હોય હિંસાને અહિંસાને સમજી અને વધારે અહિંસક માં પડ્યો હોય તે વધારે પાકો હોય શું કહ્યું જેટલી હિંસા એટલે કાચો જેટલી જેની હિંસા છે એટલો કાચો કારણ બુદ્ધિ કાચી હોય એટલે બધી કાચ જ હોય મા બાપ ને જીવડા મારતા દેખાય છોકરા જીવડા મારી બધું કરે જીવડા શું કરે જીવડા મારે જીવડા મારી નાખે કારણ કે જુએ છે એટલે એટલે એમની બુદ્ધિ વધારે થાય બસ સૂક્ષ્મ બુદ્ધિ હોય બુદ્ધિ તો દાદા કે માર ખવડાવે બુદ્ધિ તો માર ખવડાવે મારે બહુ ખવડાવે બુદ્ધિ જેટલી બુદ્ધિ વધી એટલું બળતરા વધી શું છે બળતરા વધે આ બાજુ તાજા બુદ્ધિ વધી તો આ બાજુ તાજા બળતરા વધે બુદ્ધિ ઓછી એટલે બળતરા વધી ના તમે જરાય બુદ્ધિ બધા કેટલા કેમ છે બસરા વધે જેટલી બુદ્ધિ હતી બસરા બુદ્ધિ એમ કે જે બુદ્ધિમાંથી પાછી સદબુદ્ધિ જન્મે કરી બળતરાવસન થાય એટલે આ સંસાર તકલાથી જેવું ખબર પડી જાય કે હું શું તકલાથી છું બધા બળતરાવી જાય એ સંસારનું સુખ જ જોઈએ કયા સુખ કર્યું બધા સારું તકલાથી જેવું લાગે તો સાચું સુખ ક્યાં તે તપાસ કરવા જાય એટલે પછી સાચું સુખ પોતા આત્મામાં થયું ભાન થાય એટલે આત્મધર્મ દોરાય હવે બળતા ઉત્પન્ન થવાથી બળતા ના થઈ હોય ફોરી માર કહે તમારી સાથે બળતા બળતા ના થઈ જાય પછી સાત રૂપિયા ખોરાક પડે એમને તો આ બટર આઠ હોય અને એરપોર્ટ વગર હતા નહીં ગેરમાર્ગ કરી ફરતો હોય કારણ બળતા નહીં બસરા હતી એટલે પછી કઈ બાજુ ક્યાં ગયા બસરા ને રહી પડે બસ તે સાઈડ પડે એ તે સાઈડ નો મુક્તિ સરળ જઈને કે બુદ્ધિ વધતી ગઈ તે બધા વધતી ગઈ તે બધા આ મારી અનુભવ ની વાત કરું બધી તમને શેની બળતરા થતી તમને શેની બળતરા થતી હતી કોઈ બોલતા ના ફરતા અમારે બોલી જાય કોઈ ગુનો છે <laughs> રાતે હું ના શું સમજે છે મોટા રાતના ગાડી ના હોય દેખભાળ ઊંઘ નથી આવતી એટલે પછી હું બરસાનું પડીકું આવ્યું પછી મંત્રો બોલ્યો પડીકો વાર્યું બે બે ઉછી હતા ને ત્યારે વચ્ચે મૂકી દીધું ممتا نہیں باڑھو گاڑو گاڑو ગાડો કેમ કહો છો મિલવાળા હિસાબ માં ના આવે મિલવાળા બોલાવા મનમાં હિસાબ માં ના આવે દેવા કરી વાત કાંઈ વિચાર ના કરજો મજૂર જોડે હાર હા એના દુનિયાના મોટા માણસો ને એમને પતાડે જરા એમ નાના માણસો એમ એટલે હાથ સારું લાગેલું ઉપરી વાળા ને વગેરે ઉપરી વાળા ઉપરી ગમે નહીં ભગવાન ઉપરી જેવું ધારે થાય ને કંટાળા ઉપરી વરી વાર એના કરતા હીરાબા શું ખોટા એ ઉપરી કઈ શોધખોળ કરી કોઈ ઉપરી થયા નહીં એના કામ આવવાની તેર વર્ષે કંઠી તૂટી ગઈ કોકરોલ બાવાની બંધાયેલી છે તમે જોયેલું એ ભિચકારી મારે છે ચલો મોડું ગયું પિચકારી મારે જોયેલું તાર બધા તેર વર્ષે મારી બુદ્ધિ એવી કે આ તો બાવા ચાલે છે આજુ હું એ અને આ લોકો ગામડા જમા જ ટેક્સી છે એમ અને બસ દારૂ પાણી દડો રેડ છે આપણી પાસે કરી કંઠી મેલ ને મળે તારી કંઠી મારી કરી આતરા દેખાય ગાડી આતરા દેખાય કરે ફર્સ્ટ ના એકડીઓના માસ્તરો ત્યાં એકડીઓ હતા હજી ગોડતા હતા હું કઈ ગોઠે મારે મમતા હોય તે ગોઠે મારે તેને મમતા નહીં ગોઠવાવી હોય બિલકુલ મમતા નહીં સ્વાર્થે સાત વાર ગોઠે તમારે ફાયદો થયો હોય ચાર છે એનું મમતા અહંકાર એકલો મારો અહંકાર એ ડાયો અહંકાર હોય તો બહુ સારું કહેવાય તો પહેરાવા જેવો હોય તો એવો અહંકાર રોજ ચાર ગાડીઓ દઈ રહે કામ ફ્રી ઓફ કોસ્ટ કેટલાક ચાર ગાડીઓ પડી રહે તે મારા મનમાં શું ને શું લાગે હું ભરે ને ઘર મારું બંગલા વાળા અહીંયા આગળ રહી રહ્યા ચા મારા ઘરની પીએ લેવા નહીં એવું અનુભવ કશું પૂછે છે કે અહંકાર છોડી દેવાનું મન તમને ક્યારથી થયું એ ગાળો અહંકાર ક્યારથી તમે છોડી દો અહંકાર ક્યાંથી છોડ્યો ક્યારે છોડ્યો એ છૂટે રે અહંકાર છૂટતો એટલે જ્ઞાન પ્રગટ થઈ ગયો એટલે મેળ સુધી ગયો છોડે જુદા નહીં છોડનાર કોણ જો છોડનાર કોણ આખો રાજા અહંકાર છોડે પણ જ્ઞાન છોડે સમજ જ્ઞાન જ્ઞાન છોડે જ્ઞાન ની જ્ઞાન છોડે અહંકાર ને જ્ઞાન છોડે એ છૂટે અહંકાર ક્લેમ કર્યા કરતો જ્ઞાન તો ઘણી છોડવા માટે કરે પણ દાડો ભરે ને તો આત્મા જ્ઞાન કહેલું તે અહંકાર ના થશે અહંકાર તો જ્ઞાની પુરુષ એકલા જ છોડ્યા જે નિરહંકારી છે તે થોડા હતા પછી પોતાની જાતને લખે તંબુરો એવું લખે અચ્છા સાહેબ એવું લખે છે કે દાદા હું તો તમારો તંબુરો છું કે અહંકાર કહેવાય વગર અહંકાર વગડ્યો તે થયો સાચો બાકી અહંકાર એટલે દારૂ દારૂના ઘેરમાં પડી રહ્યો અહંકાર દારૂના ઘેર થયેલો એટલે અહંકાર કહેવાય એટલે ના કદી કાંઈ કઈ ના કરતા બધો હતો બરાબર અહંકાર ના વધે ના વધે ત્યારે છોકરા માટે જે આપતા પુત્ર માટે બાંધીએ છે ને હા દાદા ત્યાં અમને જમીન આપી જવું પેલા નાગરી બે લાખ રૂપિયા આપ્યા ના કશી ખોટ નથી દાદા કઈ ખોટ ના હોય દાદા ના કહું છું આ હું તો ના બહુ થઈ ગયા ગળા થઈ ગયા ના લેવા પછી એને પૂછી જવું કેમ ન તમે બધી મોટર આપી દે દાદા ને કોઈ કઈ વગર જાઓ શું દાદા આપને જે પૂછ્યું ને કે તમે ચિંતા ના કરશો તે મારે મારો હક ના મારે મારો અવિવેક કહેવાય અને અમે અમારી ફરજ છે તારી ફરજ છે પૈસા બગાડતા દરી મોડલ આપણી છે ને મારી છે ને અમારી અમારા મનની કિંમત માં કોઈ દિવસ આવેલું નહીં દાદા અમારી બુદ્ધિ માં કોઈ દિવસ એવું આવેલું નહીં દાદા સીધું કેવું પડ્યું બસ હવે તારી સમજણ આવી ગઈ એની હવે બરાબર આવી ગયું આમ એટલે કોઈ આવે ને એવું તે દિવસ આવ્યો હોય દિવસ ભરો એટલે આપણે ના દાદા હે ને કારણ કે આપણે અહીં રહ્યા એને આપણાથી શું લાભ થાય જોવું જોઈએ દાદા નું નામ પર બધે જ્યાં આવે છે ના હોય આપડે એમ કેવાય ચાલો ગાડી કેવું ગાડી કેવાય બરાબર દાદા સમજ છે ને હા દાદા હવે હવે સો ટકા થઈ ગયું છે એમાં ને દાદા એવું કરતા કોઈને દુઃખ લાગે તો પછી પ્રતિક્રમણ કઈ કરો શું લાગે કોઈને બીજી મોટર પર કહીએ કે આપણે બીજી મોટર પર આપણે તમને મૂકીએ ને એમને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવા બરાબર થાય સમજણ ખોટી દાદા સમજણ ખોટી વિવેક તો એને દુઃખ થાય અમાને થાય કે એમને કોઈક વાર કરીએ તો ગોઠવણીમાં દુઃખ ના થાય તમે સીધા કહો ત્યારે દુઃખ થાય તમે કહ્યું નથી આઈ સી ધ ઇન્ટરપ્રિટર દાદા એ કપટ ના કેવાય એ કપટ ના કહેવાય એ કહેવાય બીજા માણસ ની સગવડ જાળવવી વિવેક પદ્ધતિ હોય બઉ ભૂલો નહીં ભૂલો થાય ભૂલો થાય પાછો થાય હિસાબ આવડે છે કેવી રીતે ગોઠવી હા એમ નોબલ હોઈએ પણ ભૂલ ના કહીએ આમ નોબલ એક તો એમાં કોઈ પાકી નથી પેલામાં નહીં દાદા કાલે પાકશે કાલે જરૂર જરૂર થશે દાદા આજે તો એના વિડીયો ઉપર કાલે થઈ જશે I got a, I found a way to do it, by

આવે દાદા તમારે કહેવાની જરૂર નથી <laughs> આપડે સાવ ને વાળા ભગવાન બાર ને પૂછતી આપી લોકો આપડે સરદાર હતા ને તે બાર ટકાય ટકાવી રહ્યા છોકરા ગાડી ના આપી દે સ્વામિનારાયણ ગાડી આપી છેલ્લે ગાડી ભત્રીવાર હતી ભાઈ રસગ્રામ ગાડીઓ ના કરી ગાડીઓ ગાડી ખાઈને ઉમર થાય મજા કરે ગાડીઓ છે ને જે આવડે છે સમજણ હોય તે ગાડી બરાબર તે સમજણ અહીં બોલું બે દિલામ ના ચાલે ના ચાલે અમુક અમુક ધર્મ એવા કે પોલ પોલ જાય ચાર બંધાયો આ જૈન ધર્મ એવો છે પોલ ઝેર જઈને ચાલે વૈષ્ણવ જે થઈ ગયો એને પોલ જાય અમારે સુરત નગારી હતી સુરતના જ્ઞાન પામે શાંતિ થોડી ન પાડે તારે થોડી ન પાડે શાંતિ થાય દાદા એ કદાચ છે તમારો ને પછી જોઈને પછી હવે રચંદ્રા એ ખોટું ને મહારાજ ને વૈષ્ણવ બહુ મહારાજ બુદ્ધિ બગડે ના જોઈને બધા દામોદર નો કેસ થયેલા બધા તારે ગયા હરકત હવે હરકત માણસો પાકે એ કોઈ શું કરવાનું આપણે ઉઘાડી પડે હરકત આપણે ખોન ઠોકી હરકત કેવી છે હું જાણું ભગવાન જાણે શું કરું ઢાંકીએ લગતા ઢાંકીએ ઢાંકીએ લગતા હોય ને હોય ઉગાડી પહેલી ઢાંકેલી વધારે ઢાંકેલી વધારે ઢાંકેલી વધારે ભાઈ ઢાંકેલી છે મેં જ્ઞાન જેવી સમજણ નહીં ભોવાન જ નહીં જ્ઞાન છે તે ભોવાન થોડી ઘણી નહીં આનંદ રહે છે ને થોડુંક હજી ધોરણ જાતલું જ પણ નિદાન રહે છે તો આખું ધોરણ આ તો આનંદ પામેલા નહીં કોઈ આચાર્ય ભક્તિ ભક્તિ ભક્તિ સમજાવ રીતે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ત્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માફ કરે છે સ્ટેન્ડર્ડ ખબર એવું મળી આવે તારે માસ્તર થયું નથી બહુ પૃથ્વીરાજ એવા વિચાર આવે માસ્તર થવાના નથી પણ અંદર કે જવાની સારી જરૂર પણ એ બહુ તોફાન કરે છે નથી બહુ કાઢતા નરકે નરકે જવાની ભગવાને કહ્યું છે જે કોઈ ઉપદેશ આપે છે તેની જવાબદારી છે ઉપદેશ આપે એની જવાબદારી આપવાની અધિકાર કોને ક્રોધ માન માયા રોગ જેના લગભગ કોઈને બહાર દેખાય નહીં એવા હોય શું કહ્યું બહુ સૂક્ષ્મ હોય પોતાને હેરાન થાય પણ બીજાને દેખાય નહીં એવા હોય ત્યારે ઉપદેશનો અધિકાર લીધો નરકે જાય કહું છું ને એ સહિત પ્રરૂપણા કરે કસાય સહિત પ્રરૂપણા કરે નરકે જવાની વિચાર કસાય કરે કસાય સહિત પ્રરૂપણા કરે તો નરકે જવાની ન્યાય છોડે ન્યાય ના આમાં આમાં કહેલો હતો ને આત્મા તો મોક્ષ